લેવા જઈને થોડા ચોખા નહીં આપ તું મને ચોખા આપે તો એના બદલામાં હું તને ફળ આપું હું બહુ ગરીબ છું તારાએ કહ્યું કે હું ચોખા નહીં આવું છું દોડતો દોડતો ઘરમાં માંડ નાનાને જોયું છે પછી તો એને પસ્તાવો થયો મારી ભૂલ થઈ મેં ચોખાની માગણી કરી આ ફળમાં છે શું પણ પ્રાણ કાઢીને એને આપ્યા હોત ને તોય ઓછા બાળક પ્રેમથી આવ્યો હતો મેં કહ્યું કે મને તું ચોખા મારી બુદ્ધિ બગડેલી છે મેં દાદાને કહ્યું કે હું બહુ ગરીબ છું મારણ વિચાર કરે છે મેં કહ્યું છે પણ મેં કઈ ખોટું કહ્યું નથી એ ગરીબ એને ચિંતા હતી આજે ઘેર ગયા પછી હું શું કહીશ કૃષ્ણ દર્શન કર્યા પછી એનું હૃદય પીગળે છે લાલાને જોયા પછી તો એના હૃદયમાં એવો પ્રેમ થયો આવો દીકરો મને થાય આવો દીકરો મારા ગોદમાં આવે હું પ્યાર કરું મને આવો દીકરો થાય મારણના ઘરમાં આઠ કન્યાઓ હતી એક પણ છોકરો એને એવી ઈચ્છા થઈ કે આવો છોકરો મને થાય નાના પણ આવો છોકરો કોઈ દિવસ મને નહીં સાંભળ્યું છે યશોદાએ તો અનેક જન્મમાં પૂર્ણ કર્યું છે લોકો એમ કે છે કે યશોદાનો દીકરો પરમાત્મા છે પરમાત્મા એના બોધમાં મેં ક્યારે એવું પૂર્ણ કર્યું આવો દીકરો મને કોઈ દિવસ નથી આવો દીકરો થવાનો નથી મારા હૃદયમાં પ્રેમ જાગ્યો છે આવો દીકરો તો નહીં થાય પણ કનૈયો મારા ગોદમાં બેસે ને તો મને બહુ આનંદ થશે મારણ લાલાની પ્રતીક્ષા કરે છે માણને ભય લાગે છે કનૈયો અંદર ગયો છે યશોદામાં લાલાને બહાર નહીં જવાય કે બહાર નહીં જવાય હવે નહીં આવે ના આવશે મને કહ્યું છે કે હું આવું છું બાળ લાલાની પ્રતીક્ષા કરે કનૈયો ઘરમાં ગયો છે મુઠ્ઠીમાં ચોખા કનૈયો દોડતો દોડતો આવે છે લાલાનું હાથ લાલાની આંગળીઓ બહુ બહુ કોમળ છે દોડતો આવે ને તે ચોખા બધા વેરાય થોડા ચોખાના દાણા મુઠ્ઠીમાં હતા એમાં હાલમાં ટોકરીમાં ફેંકી દીધા પણ લાલાને નિહાળે તે બોલી શકતી નથી એના હૃદયમાં બહુ પ્રેમ છે આવો દીકરો મને થવાનો નથી પણ ઘણી અમારા ગોદમાં આવે ને તો મને બહુ આનંદ થશે હું કેવી રીતે કહું કે તું મારા ગોદ બાપ એવું મારાથી બોલાય નહીં માનનારાને નિહાળે છે એના હૃદયનો પ્રેમ અંતર્યામી સમજી શ્રી કૃષ્ણ અંતર્યામી એને દીકરો નથી એની બહુ ઈચ્છા છે હું એના ગોદમાં બેસું એના ગોદમાં બેસવા માંગુ છું એ તો સંકોચના લીધે બોલતી નથી લાલ તો એના ગોદમાં બેસી ગયા છે બાણના ગોદમાં જયારે બાલકૃષ્ણલાલ આવ્યા છે બાણ ને બહુ તે પ્યાર કરે છે બરોબર પણ એનો પ્રેમ વધવા લાગ્યો કનૈયો ગોદમાં તો આવ્યો એક વાર કનૈયો મને મા કહીને બોલાવે તો મારું બધું દુઃખ ભૂલી જાય કનૈયો મારો દીકરો થાય હું લાલાની મા છું

આ જીવ જેવા ભાવથી મારી સાથે પ્રેમ કરે એ ભાવ પ્રમાણે હું પણ પ્રેમ કરું મારામાં ગોદમાં બેઠા છે એના હૃદયનો પ્રેમ સમજી ગયા છે બાલકૃષ્ણલાલ એ મારણને માં માં કહીને બોલાવે લાલાઈ લાલે મા કહી એને બહુ આગળ હું લાલાની માં છું લાલાના હાથમાં દ્રાક્ષ આપે છે શ્યામ તારે હોય ને છે એને કોઈની નજર ન લાગે એ મારો દીકરો છે એ આનંદ મારી લાલાને મારણે કહ્યું છે બેટા આજે મારી ભૂલ થઈ મેં તારી પાસે ચોખાની માગણી હવે હું તારી પાસે કોઈ દિવસ નહીં મારું બેટા હું તારા માટે ગમે તે કરીને સુંદર સુંદર ફળ લઈ આવી આજે ભૂલ થઈ તમારી પાસે કોઈ દિવસ નહીં મળે બેટા હું જયારે આવું ને ત્યારે બહાર આવજે હું એવું કેતી નથી કે તું મારા ગોદમાં બેસ બેટા તને ગમે એક વાર મને માં કે તો મારું બધું દુઃખ ભૂલી જાઉં મારણ બોલે છે દાદાના હાથમાં ફળ આપ્યા છે હાથમાં ફળ આવ્યા પછી તો કમીઓ દોડવા જ લાગે શું બોલે છે તે બરાબર સાંભળ્યું કનૈયો દોડતો દોડતો ઘરમાં ગયો કનૈયો દોડતો ઘરમાં તો ગયો મારણનું મન ચોરીને ગયું મારણ પાસે મન રહ્યું જ નથી લાલા એનું મન ચોરી લીધું છે પાગલ જેવી દશા થઈ છે એને એ જ યાદ આવે અને ગોથમાં બેઠો મને મા મા કહીને બોલાવે છે હું પ્યાર કરું છું એ જ એને દેખાય તમને તો એવી ઈચ્છા થઈ અહીંયા જ રહી જો યશોદામાં મને દાસી તરીકે રાખે તો ઘરમાં બધું કામ કરી ઘરમાં બધાનું ભોજન થયા પછી જે કઈ હેઠું બાકી રહેશે સમય અમારો દીકરો છે બાળને ઘેર જવાની ઈચ્છા થતી નથી તો ઘરના લોકો શોધતા શોધતા અહીંયા આવશે એને ઘેર જવાની ઈચ્છા નથી જવું જ પડશે માથે ટોપલી રાખી છે લાલાનું સ્મરણ કરતી કરતી ચાલે કેવો દીકરો છે બહુ પ્રેમ કરે મારા ગોદમાં બેઠો મને એને માં કહીને પણ ઘરમાં એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે મારણે લાલાને કહ્યું છે તું બહુ ગરીબ છું એ કહ્યું હતું તે લાલાએ ધ્યાનમાં રાખ્યું જે શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે કોઈ દિવસ ગરીબ રહે જન્મનું એનું દારિદ્ર્ય દૂર કર્યું છે એની ટોપલી રત્નોથી ભરી એક એક રત્ન લાખ લાખ રૂપિયા હવે હું ગરીબ છું એવું બોલવાનો એને અવસર આવે લાલાએ મને કેટલું આપ્યું એની ટોપલી રત્નોથી ભરી જીવ જે કઈ કર્મ કરે છે કર્મનું પુણ્ય જ ફળ છે પુણ્યરૂપી ફળ શ્રી કૃષ્ણને અર્પણ કરો તમે જે કથા સાંભળો છો તમે ભગવાનના નામનો જપ કરો છો તમે દાન આપો છો આ કરેલા સર્વ સત્કર્મનું પુણ્ય જ ફળ છે અને પુણ્યરૂપી ફળ જે પરમાત્માને અર્પણ કરે છે એની ટોપલી ભગવાન રત્નોથી ભરી દે છે માનવની બુદ્ધિ એ ટોપલી જેવી જ છે કરેલા કર્મનું ફળ જે પરમાત્માને અર્પણ કરે એની ટોપલી ભગવાન રત્નોથી ભરી દે છે અપરોક્ષ જ્ઞાન એ આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન સતત કરે એ રત્ન છે શ્રી કૃષ્ણ પ્રેમ એ રત્ન છે પ્રભુમાં પ્રેમ જાગે તો અંદર પ્રકાશ દેખાય બહાર પ્રકાશ દેખાય એની ટોપલી રત્નોથી ભરી શ્રી કૃષ્ણમાં પ્રેમ જાગ્યો છે એને અંદર પ્રકાશ દેખાય બહાર પ્રકાશ દેખાય બાલકૃષ્ણ પ્રકાશમાં રમે છે પાગલ જેવી અંદર દર્શન કરે છે અને બહાર પણ દર્શન કરે છે અને પ્રેમથી કરવાથી શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે શ્રદ્ધાથી જે સેવા સ્મરણ કરે ધીરે ધીરે શ્રદ્ધા વધે છે ત્યારે ભગવાનમાં આસક્તિ થાય ભગવાનના સૌંદર્યમાં ભગવાનના સદગુણોમાં મન આશક બને આસક્તિ પૂર્વક ભક્તિ કરે તો ધીરે ધીરે એ આસક્તિ પ્રેમ રક્ષણા ભક્તિ બને શ્રી કૃષ્ણ કૃષ્ણમાં પ્રેમ જાગે ત્યારે નો વિનાશ થાય શ્રી કૃષ્ણને જીવ કૌમારૈ કૌમારંજતુરજે નિરાયણૈ સેતુબંધૈ મરકટો પ્લવનાદિભિ મોટી પ્રેમથી બાંધે છે કથા શંકરા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરેકાક્ષ મંગલાય સાર મંગલ માંગલ્યે શ્રી સર્વાધિકારી શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણે નમોસ્તુતે બાલકૃષ્ણ ભગવાન રંગીલો રંગીલો હૃદય